નિરાતે ઊંઘા આવે અને ખરેખર આપણને કહેતો નથી આપણને ઓળખતો નથી જયંતિ તરીકે દાદા આ અહંકાર તો અહિયાં ઉતરે છે ને આ લોકો માર ખાઈ ખાઈ બહાર દુનિયા ની અંદર અહંકાર બધા ઉતરે છે ને માર ખાઈ ઉતરે અને આ તો સ્વેચ્છા જ્ઞાની પુરુષ પાસે અને એનો ટાઈમ થઈ ગયો એની ટાઈમ બાજવા દીધી વિકાસ મસલો ચાલે સડી જાય પછી બગડવાનું છે પછી નામ ના દે બગડ્યા तो કર્યું લગ્ન કરનાર સાત બધા બહુ પ્રકારના હતા અત્યારે સાત જ નથી પહેલા તો સાઈન દાડાનો વર રાજા ગણાય રાજા અને વરાજા થયા પછી કાયદો એવો છે કે રાજાને નમન ના થાય રાજાને નમન થાય પણ અત્યારે છે જ કેવા રાજા કલાક ના ભાડુતી જગા ભાડુતી વાત ભાડુતી જમણ ભાડુતી ત્રણ કલાક ઓછી મૂકી ટાઈમ દાડા રાજા વર રાજા વર રાજા તમારો તમારો બધું કેટલો હતું તમે કેટલા કેટલા દિવસ ની ધ્યાન રહેલી મારે બે દિવસ તો દાદા ખરું પાછું એક દિવસ તો પેલી ત્રીજી ચોરી ને ફર્યા કરવાનું એટલે બધા નોંધ લે કે આ જરા હાચવાની બે દિવસ ની નહીં આવી જાય પીઠી પીઠી બધું બે દિવસ માં આવી જાય ના તો પેલો પહેરનાર ખબર પડી જાય આપણને એમને મત પછી બીજું કારણ ના જાણતા હોય અને લગ્ન કરી ના જાણતા હોય તેને સાદા વિશ્વાસ જતો હોય બરોબર છે આ બધા માણસ કશું કઈ વિશેષતા નહીં દેખાતી મને વિશેષતા કેમ દેખાય શું કહ્યું વિશેષતા દેખાય એટલે પાણી ચડ્યું પાણી આપડા લોકો ક્યારે પાડી ચડી જઈને અને પછી ટાઈમ રાજા રાજા કોઈ નામ ના દે એનો બાપે વળે ની કોઈ વળે નહીં રાજા ના નામે રાજા થયેલા રાજાની જાણ ત્રણ ત્રણ દિવસ રહી હશે રાજાની જાન પણ અને બીજી બીજી જુદી હિલાઈ એ અલગ પંદર હજાર સુધી તમારે ચાલતી હોય પંદર હજાર પંદર હજાર પહેલે તમારે ચાલતી અડધી રાત તો લગ્ન માં જ જાય પરિણામ ચાર કે છ કલાક અત્યારે તો કલાક માં મારા પતાવી દીધી હમણાં અડધા કલાક પતાવી હતી અને પતાવેલા છે ખરો ટાઈમ ટાઈમ વધારે ગમે નહીં ને જલ્દી પતાવો જલ્દી પતાવો દાહોદલી ક્યાંથી વરરાજા એટલે કે જીવે દેવરાજા જો કપડા જો સાફા નવા સાફા જે ગામ ધ્યાન લઈ જવાનું હોય ને ધ્યાન પર ધ્યાન લઈ જવાનું હોય તે પણ સામા સ્ટેશન પર બધા બેન લઈને આવે આપડે ગાડી માંથી ઉતરીએ વરાજા આમ ઉતર્યા પછી એવું થવાનું પછી જે થવાનું પણ પહેલું જે તમને પછી રાજા કહેતા રાજા ચાર તારીખ ચાર પાંચ ત્યાસી સાંજે વડાલા હોલ જગવ્યવહારે બેઠા છે ને એમનો એક પ્રશ્ન છે કે અહીંયા આપણી પાસે ઘણા દુખિયા લોકો આવે છે દુઃખનો ભાર હોય અને દુઃખનો ભાર હળવો કરવા માટે આવે છે અને આપ એને વ્યવહાર સરળનીતિમાંથી અમુક અમુક બોલવાનું કહો છો પછી સ્ત્રી મંત્ર બોલવાનું કહો છો એનાથી હવે એમનું કહેવું એમ છે કે આ જે કર્મો છે કર્મની નિદ્રા થઈ રહી છે કર્મો ભોગવે છૂટકો જ છે તો આ બધું તાજા કહે છે કે કરે તો કર્મ પછી હળવા થઈ જાય વેરણસેણ કરે હલકા કરી નાખે હલકા બહુ માર ખાવા થોડા મારો પતી જાય ઉદીણા નો પ્રશ્ન છે તો એ કહે છે કે ઉદીણા એટલે આપણે જે કર્મો ખપતા હોય કે પાછા જે બાકી હોય એ પહેલા કપાઈ જાય એવી જે ઉદીણા કરે છે એ કરનાર હા પણ એવું શક્ય છે હા ખરું બની શકે ખરું અહંકાર બધું જ કરી છે અહંકાર થાય પણ હા આપડા મહાત્મા હોય તો અહંકાર રહ્યો નહીં પછી ઉદીણા નો સવાલ આવે નહીં ને એટલે ઉદીણા હોય જ નહીં પછી અહિયાં બધા પેલા જૈન સાધુઓ પેલા ઉદીણા કરતા હતા બધા એ જ એના માટે જે ઉદીણા હશે પેલા પતી જાય એનું શું કારણ કરે શા માટે કરવું પડે એમ કરવાનું જરૂર શું પાછળથી શું કહે પેલા ભોગવી લો એ પોતાનો નિશ્ચય નિશ્ચય જે થતો હશે કે કેવી રીતે થતું હશે મારે ઉદ્દીર્ણા કરવી છે આગળ નિશ્ચય થતું પોતાનામાં એ ભૌગોલિક શક્તિથી થાય કે આર્થિક શક્તિથી થાય બધું ભૌગોલિક શબ્દ જેમ આપણે વેચાણ કાળા કેળા વખતે કાચા હોય ને આપણું જટાજામાં તમારા કેળા બધા કાચા હોય અને કાલે તમારા આ પાક ન હોય ત્યારે કોઈ બુદ્ધિશાળી આવે સકાળે પાઠ કરે કે સકાળે પાઠ કરે શું કરવું ઇલાયચી વાળી નથી કરવું હા કરો પછી જાય વિચાર કયા આ કેરિયર સકાળે ઉમેરા કરતા લગ્ન થઈ ગયા સુમનભાઈ એમ પૂછે છે કે પાછળથી સુખ મેળવવા માટે આ ઉજવણા કરે પણ જે સુખ મળે એ પણ ભૌતિક જ નહીં નિરાશે સમાધાન થયું કે આ જપ તપ જપ તપ ને તું કરે છે એ કર્મ ખપાવવા માટે કરે છે એમ કે છે આ તપ કરે છે ઉપવાસ કરે આંબેલો કરે મોટે મોટા અઠૈયો કરે અને જપ કરે બધું કરે તો કર્મ ખપાવવા માટે કરે છે તો એનાથી કર્મ ખપે ખરા કર્મ ખપાય નથી કર્મ ખપે નવા બીજ પડે નવા બીજ પડે એના કર્મ ખપતા જાય અને પાછા નવા બીજ પડતા જાય પુણ્યના પુણ્યના બીજ પડે લાઈન આ તો નીકળી જતી હશે દાદા નીકળી જતી હશે ખબર નથી આપણને અસર રહે કે નહીં ખબર નહીં પછી એક જ જગ્યાએ જે વધારે ના પણ તપ તો ઉદયાધીન છે ને તપ જે આવે ઉદયાધીન છે ને બધું ઉદયાધીન જ છે. હા બધા મનમાં મારે કર્યા કરે. એ જ કહું છું. આપણે આ ડાબા એ પ્રતિક્રમણ બધા જે હતા, અત્યારે થઈ રહ્યા નથી બધા ઉદયાધીન. બધા ઉદય. મારે બી ઉદયાધીન જ છે. મારા દીક્ષા લીધી એ પણ ઉદયાધીન ઉદયાધીનના ઉદયાધીનને દરેકે પ્રશ્ન રહેતો નથી પોતે દાદાએ જ્ઞાન આપ્યું પોતાના પદમાં આવી ગયો પછી નીકળી બાબત થઈ પછી આ ચાર્જ ના થાય પેલું કુંડ બંધાતું હતું હવે આ કુંડ ને તમે તેને પાપે ના બંધાય સામાન બરોબર સુધારેન પૂછે છે કે દીક્ષા વગર દીક્ષા વિના મોક્ષ ખરો દીક્ષા વગર મોક્ષ નહીં નહીં દીક્ષા વગર મોક્ષ નહીં તો અમે દીક્ષા લીધી દાદાની દીક્ષા લીધી કહેવાય એ દીક્ષા જ છે એ દીક્ષા જ છે તમે દીક્ષા કયા પૂછો એ જૈનોમાં જે દીક્ષા આપવામાં આવે છે દીક્ષા વેતલાગી હોય દીક્ષા વેતલાગી હોય બરોબર દીક્ષા વિતરાગી હોય આપણા વિતરાગણ દીક્ષા છે દીક્ષાથી મોક્ષ થાય દીક્ષા જો સાચી દીક્ષા મળે ને વિતરાગી હોય ને મને કસમત દીક્ષા હા એ કસમત નહીં સંપ્રદાયમાં ધર્મ નહીં ધર્મ ખરો સુભાષ શુદ્ધ માર્ગ ધર્મા ધર્મ માર્ગ હોય સુભાષ તો સુભાષ અને તે મુસ્લિમો જે અને જૈનમાં એવો પણ શુદ્ધ માન છે એટલે ગુજારતા નથી એટલે બધું આપણે બધાઈ ગયો બધું ખરાબ થઈ ગયું દાદા જૈનોમાં જાણતા નથી એવું નથી લાગતું જાણતા તો હોય પણ પ્રાપ્તિ ન હોય તો કરે શું આ સાધુઓ છે જૈન આચાર્ય બધા છે એ શુભાશુભ માર્ગ કે છે પણ હવે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ સમયમાં મોક્ષ નથી એટલે એ લોકોએ બાજુ પર મૂકી દીધું કે આ સમયમાં મોક્ષ નથી એટલે પોતાને પ્રાપ્તિ નહીં બીજાને પ્રાપ્તિ કરાવી શકે નહીં આમ તો ખબર હોય કે મોક્ષ શુદ્ધ માર્ગ ઉપર જવાથી પ્રાપ્ત થઈ શકે છે પણ શુદ્ધ માર્ગ પોતે જ અંગીકાર ન કર્યો હોય તો ક્યાંથી બીજા શુદ્ધ માર્ગમાં મૂકી શકે ખબર તો હોય જ ને એકાકારી નથી પચીસ હજાર એક લાખ નો ચેક હતો લાખ અત્યારે મોક્ષ નથી કેટલા નો ચેક કે નવ્વાણું હજાર એક પૈસો ઓછો એક લાખ એકત્રીસ વર્ષ આટલા લોકો સમજી ગયા એક કિલો તેમાં ઓછું બને પૂરતા નવાનું બીજા પૂજા એટલે હવે દાદા અક્રમના અપેક્ષા બરોબર પણ ક્રમિકમાં તો એ શક્ય છે જ નહીં ને કારણ કે મન વચન કાયાને એકાદ થતા નથી એટલે એ તો બની શકે એવું છે જ નહીં ને હા ક્રમિક જ બંધ થઈ ગયું છે ને પછી એ કહે છે એ સાચું જ કહે છે ને ક્રમિક વાળા છે બધા એવું કહેવા જવું થઈ ગયું કાર્ડ કાર્ડ નું કારણ છે દાદા કાર્ડ નું કારણ કે અનન્ય ભક્તિ અનન્ય ભક્તિ એ કોને અનન્ય ભક્તિ કોને કહેવાય દાદા છે રીતે દેખાય છે દેખાય દેખાય બ્રહ્મા દેખાય છે ಹೋಗ್ತಾರೆ ಮನೆಗೆ એક પછી વર્ષ હા બરાબર પછી વર્ષ એવું હોવું જોઈએ અને સ્ત્રી પહેલેથી જરા એને નીચા જોવાનો નીચા મૂકવાનું એ બંને માને ને આવું જેમ સ્ત્રીઓમાં હોય પુરુષોમાં પણ એવું હોવું ઘટે હોવું જોઈએ હોવું જ જોઈએ ભક્તિ પ્રેમ જયાબેન પૂછે છે ભક્તિ અને પ્રેમ એ પ્રેમ પ્રેમથી જ ભક્તિ હોય ને જયબેન પૂછે પ્રેમ શું છે ભક્તિ શું છે પ્રેમ જે વખત ના થાય વધી જાય તો આસક્તિ કહેવાય ઘટી જાય તો વધઘટ થાય આસક્તિ અને ઘટી જાય તો આસક્તિ એટલે વધે વધે નહીં એ પ્રેમ કહેવાય ઘણી ઘણી તરીકા હોય તો પ્રેમ વધે ના નહીં ઘણી કઈ વસ્તુ લાવે કે પ્રેમ વધી જાય તે આસક્તિ આસક્તિ છે ને એટલે જગત આકર્ષિત ચાલી પ્રેમ જેવી પ્રેમ તો જ્ઞાની પુષ્ટિ માણે ભગવાન એ લોકોને લાયસન્સ કરે છે એટલે પ્રેમથી જ લોકોને સુખી કરી ક્રાંતિ બહાદુર ક્રાંતિ બહાદુર સુધારી એટલે જ્ઞાન ના જયાબેન એમ કે છે કે મને પ્રેમ પ્રેમ પ્રેમ ઉભરાય છે આ જ્ઞાન પછી એમને જે અનુભવ થાય છે એમાં કઈ પ્રેમ પ્રેમ પ્રેમ ઉભરાય છે એ શું છે પ્રશસ્ત રાગ છે જે રાગ થી સંસારના રાગ બધા તૂટી જાય જે રાગ થી સંસારના રાગ સમજાય એટલે બીજા સંસારમાં જે રાગ બધા બધા પાછા આવે અને પ્રશસ્ત રાગ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ એ રાગ એ રાગ ભણશે નહીં એકાદ હજાર બાંધે પણ પ્રત્યક્ષ મોક્ષ ભાવ ત્યારે જ પડે કારણ કે રાગમાં સંસાર રહેતું નથી એ રાગમાં સંસાર રહેતું નથી રહેતું નથી આપણે રાગ ઉત્પન્ન રાગ પ્રશસ્ત ખાલી મોહ માર ખાતા માસી દીકરીને મને તારા ગમતું નથી માથી દીકરી હોય મને તારા ગમતું નથી રોકાતા નથી હમણાં રોકા નાગર નાગર આપણે લેવાય આ મીઠું બોલતી હોય ને મીઠું બોલતી હોય તમે તમે બોલે તમે શું બોલતી એટલે આસક્તિ છે ને આસક્તિ છે અને આજે આસક્તિને જ પ્રેમ કહેવામાં આવે છે આસક્તિને જ પ્રેમ જગત હા એને જ પ્રેમ કહેવામાં આવે આ તો બધા મારા પ્રેમ મારા ન પ્રેમ એમાં શ્વાસ ન હોય પોતાનું હા એ મુશ્કેલ આજે ઘણું મુશ્કેલ કોઈ નીકળે માં એકાદ એવું કેવું નીકળતું હશે કદાચ એવું ના હોય એને અનન્ય પ્રેમ કહેવાય અનન્ય પ્રેમ કહેવાય એને જે આ પોતાની જાતને હોમી દે પોતાના પ્રેમને ખાતર એ અનન્ય પ્રેમ કહેવાય એને શું કહેવાય પેલા પ્રેમ ને આ પ્રેમ થી અલગ કેવી રીતે પાડી શકાય ને પેલો વધઘટ ન થાય એવો આસક્તિમાં ન ગણાય પણ પેલા પ્રેમમાં ન ગણાય ને એને વધઘટ ન કરે પેલામાં ન ગણાય તો આને શું કેવાય અને અનન્ય પ્રેમ કહેવાય આને પ્રેમ કહેવાય માં એને પ્રેમ કહેવાય અને એનું ફળ બહુ ઊંચું મળે હા એનું ફળ ઊંચું બહુ ઊંચું મળે પણ એવું બને નહીં ને એવું પોતાની જાત કોણ પોતાની જાતને એકતા રાખીને નવું કામ કરે એવા છે હા એ તો જયારે એકબીજા ભેગા થાય પણતા પહેલા ત્યારે આવું બધું બોલતા હોય છે પછી વર્તનમાં હોય કે નહીં ખબર નહીં બોલતા હોય આવું એ બધી નો દાખલો છે એમાં આવે ને દાદા સતી સાવિત્રી નો જે દાખલો છે આ શાસ્ત્રોમાં સાવિત્રી નું જે એમાં આવે ને એ પ્રેમ માં આવે Thank you. પ્રેમમાં નિષ્ફળ જાય પ્રેમના પ્રેમમાં નિષ્ફળતા મળે અથવા તો બે જણા પ્રેમીઓ હોય અને કઈ ઘરનો સાથ ન મળે અને આપઘાત કરે આવું બને છે ઘણી વખત તો એ જે પ્રેમ છે એ અને એ પેલો પ્રેમ ગણાય એ કયો પ્રેમ ગણાય રખડેલ પ્રેમ રખડેલ પ્રેમ રખડતા માણસ ને આવો પ્રેમ થાય એને પ્રેમ જ કેમ કહેવાય ઇમોશનલ ઇમોશનલ ઇમોશનલ પ્રેમ કે આ લોકો અમે એકલા હા તો એવી આશા કોઈ કરીએ એના કરવા જ્યારે ભેગા થાય જ નહીં ઈચ્છા એવી હોય તો પણ ઈચ્છા કે કર્મ કર્મનું ફળ કરવાનું સલાહ પૂછવા આવે તમે કહેજો ભગવાન કેવા છે અનાથ જ્ઞાની અનાસક્ત જ ને જ્ઞાન થી મળે બધા ભગવાન જ કહેવાય પણ બધા ના બધા કઈ પણ આસક્તિ માણસે ટેન્શન ઉભું થાય શું થાય ટેન્શન ઉભું થાય આસક્તિ થી ટેન્શન ઉભું થાય અને ટેન્શન થી બધું મોડું બગડે પછી મોડું બગડે જયારે જ્ઞાની પુરુષે ટેન્શન એ આસક્તિ નથી આસક્તિ તમારે ગમતું નથી પણ આસક્તિ ના આસક્તિ નાની પણ ડ્રામેટિક રહે એ સુધાબેન કે નાની ને ડ્રામા કરવાની શું જરૂર નાની ને ડ્રામા કરવાની શું જરૂર સુધાબેન સુધાબેને ખોટું લાગે સુધાબેને ખોટું લાગે તેથી ચાલ્યા જાય પણ એમાં કરે શું હતું રામા